આવી જાઓ આવી જાઓ મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાનકુડા એવા ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો સાંભળો ત્યારે છોકરાઓ આજે હું તમને બધાને ઝવેરચંદ મેઘાણીની એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો તેમણે મને કહી છે ને હું તમને કહું છું ભાઈ વાર્તાનું નામ છે અજબ ચોર એક હતો ચોર એને એવું નિયમ કે એક વર્ષમાં એક જ વાર ચોરી કરવી બીજી વાર નહીં ચોરી તો કોઈ દિવસ કરાય જ નહીં હો પણ બિચારાને એવો નિયમ હતો કે એક વર્ષમાં એક જ વાર ચોરી કરવી બીજી વાર નહીં એક દિવસ એ તો ચાલ્યો ચોરી કરવા રસ્તામાં એક નદી આવી ને ત્યાં એ તો બેઠો એટલામાં એક વાણિયો નીકળો વાણિયાને બહુ તરસ લાગેલી ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો વાણિયાના પેટમાં ફાળ પડીને ડરી ગયો પાણી પૂરું પીધા વિના એ તો ઉઠો ચોર કે શેઠજી પૂરું પાણી તો પી લો વાણિયો કે બસ ભાઈ મારે વધારે નથી પીવું ચોર કે શેઠ તમે ભડકોમાં ડરોમાં હું તમને નથી લૂંટવાનો વિશ્વાસ રાખો ને પાણી પી લો મારે તો મોટી ચોરી કરવાની છે વાણિયાએ તો પાણી પીધું ચોર કે શેઠ તમારી પાસે આ લાકડી છે તે મને આપો પૈસા દઉં વાણિયાના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું હો એ તો બોલો ભાઈ મારાથી લાકડી વિના હલાય નહીં લાકડીને ટેકે ટેકે તો હું ચાલું છું અહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું ચોરે લાકડી ઝૂંટવી લીધી અને એને ચોઈ ચીરી ત્યાં તો અંદરથી ચાર રત્નો નીકળ્યા રત્નો આ મજાના હીરા દાંત કાઢીને ચોર કે શેઠજી તમને મેં અભય વચન દીધેલું તોય તમે મારી પાસે ખોટું બોલ્યા લ્યો તમારા રત્ન મારે એ ખપે નહીં તમે કયે ગામ જાઓ છો શેઠ કે અરે ભાઈ હું તો ઉજેણી નગરી જાઉં છું ઉજેણી નગરી ચોર કે ઉજ્જૈણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજ રાતે હું ચોરી કરવા આવીશ માટે હોશિયાર રહે લો બોલો વાણિયાએ જઈને વીર વિક્રમને બધી વાત કરી હો ભાઈ રાજા તો વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો આવો બહાદુર ચોર તે વળી કોણ હશે આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે રાજાએ હુકમ કર્યો કે આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું માટે બધા સિપાહીને રાતે રજા આપવી કોઈએ આજે રાતે જાગવાનું નથી નગરના માણસોને પણ કહેજો કે નિરાતે સૂઈ જાય રાજાજી તો દેવતાઈ પુરુષ હતા વીર વિક્રમ હતા એના વચન ઉપર બધાને વિશ્વાસ રાત પડી ચોકીદાર બધા પોત પોતાને ઘેર ગયા ગામના માણસો પણ સૂઈ ગયા નગરના ગઢના દરવાજા દેવાઈ ગયા બંધ થઈ ગયા રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા હો દિવાલ ઉપર ફરતા ફરતા એક જગ્યાએ ઊભા રહ્યા એને લાગ્યું કે અહીંથી ચોર ઉતરશે ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે એટલે એ તો પાછો ઉતરવા માંડ્યો ત્યાં તો રાજાએ શીશોટી મારી ચોર એકબીજાને જોઈને સિસોટી મારે ને એવી જ આ સિસોટી હો આમ સિસોટી મારી ચોર સમજો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે એટલે એ તો અંદર આવ્યો વિક્રમ રાજા કહે ચાલ દોસ્ત હું આ ગામનો ભોમિયો છું તને સારા ઠેકાણા બતાવું બંને જણા ચાલ્યા ચાલતા ચાલતા એક શાહુકારનું ઘર આવ્યું અમીર માણસનું ઘર રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો ચોર અંદર જાય ત્યાં શેઠ શેઠાણી ભર ઊંઘમાં સૂતેલા ચોર થોડીક વાર ઊભો ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યા કોણ એ ભાઈ આ સાંભળીને તરત ચોર બહાર નીકળો રાજાને કે ચાલો બીજે ઘેર અહીં આપણે ચોરી નથી કરવી રાજા કે કા ચોર બોલો શેઠાણીએ મને ભાઈ કહ્યો બહેનને તો કાંઈક દેવાય એમ કહીને તો પાછો અંદર ગયો ભાઈ પોતાની પાસે સોનાની એક વીંટી હતી તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો બોલો પછી બે જણા બીજે ઠેકાણે પહોંચ્યા ચોર અંદર જાય ત્યાં શેઠાણી સુતેલા ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો મીઠું હતું એમાં એના મનમાં એમ થયું કે આ શુકનની સાકર છે સાકર એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો થૂથું થૂથું અરર અરર અર આ તો મીઠું ચોર તરત બહાર નીકળી ગયો રાજા કે કેમ થયું ચોર બોલો ભાઈ આ ઘરનું લૂણ આ ઘરનું મીઠું મારા પેટમાં પડ્યું મારાથી નમક હરમ ન થવાય ચાલો જેનું મીઠું ખાધું હોય એના ઘરે ચોરી ન કરાય ચાલો બીજે ઘેર રાજાને થયું આ તે ચોર છે કે સંત છે ત્રીજે ઘેર ગયા રાજાએ રસ્તો દેખાડ્યો ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં જુવારના દાણા ભર્યા હતા એના કોથળામાં એનો હાથ પડ્યો ચોર બહાર નીકળો અને રાજાને કહ્યું કે ભાઈ શુકન તો સારા થયા આ ઝાર હાથમાં આવી ઝાર ઝારના દાણા પણ જે ઘરમાં શુકન થયા તે ઘરને કાંઈ લૂંટાતું હશે એ શુકન તો હવે ફળવાના ચાલો આપણે બીજે ઘેર રાજા કે ચાલ ત્યારે રાજમહેલ ફોડીએ તું તારે રાજમહેલમાં ચોરી કરીએ ચાલ બેઉ જણા ચાલ્યા રાજમહેલમાં રાજમહેલની અંદર દાખલ થયા ત્યાં એક પણ ચોકીદાર ન જોયો ચોર પૂછે છે ભાઈ આ તે શું ગામમાં કોઈ ચોકીદાર જ નહીં દરબારગઢમાંય કોઈ માણસ નહીં રાજા વીર વિક્રમનો બંદોબસ્ત બહુ વખણાય છે ને રાજા કે અરે ભાઈ એ બાર મોટી મોટી વાતો સંભળાતી હશે અહીં તો આવું જ અંધેર ચાલે છે અંધેર રાજા કશું ધ્યાન નથી દેતા મહેલમાં રાણીજી ઈંડોળા ખાટ ઉપર સૂતેલા રાજા ચોરને કહે કે આ ખાટના પાયા સોનાના છે પાયા લઈ લઈએ એટલે છોકરાના છોકરા બેઠા બેઠા ખાય પણ ખાટ સી રીતે કાઢવી રાણીજી જાગી જશે તો પછી ચોરે ખાટ હેઠળ ઉપરા ઉપરી ગાદલા ખડકવા માંડ્યો ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાઢી નાખી કાપી નાખી હો એટલે રાણીજીનું શરીર નીચે ગાદલા હતા એના ઉપર રહી ગયું પછી ચોરે દાંત ભરાવીને ખાટને આ કડિયામાંથી ખેંચી લીધી ખાટ કરતી એને વીખીને ચાર પાયા જુદા કાઢ્યા અને ચારેય પાયા લઈને બંને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા પહેલો ચોર કે લે ભાઈ આ બે પાયા તારા અને બે મારા સરખો ભાગ કરીએ રાજા કે હું એક જ પાયો લઈશ મહેનત તો તારી છે બધી ચોર કે ના તે જ મને ઠેકાણું બતાવ્યું તારી મહેનત પણ ઘણી જ તો છે ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી હો ચીબરી ચીબરી તરત ચોરે રાજાને કહ્યું ઓળખા તમને સાબાસ શાબાશ રાજા માથે રહીને ચોરી કરાવી એમને તમે જ રાજા છો રાજા તો હસી પડ્યા ને પૂછ્યું તે સી રીતે જાણ્યું કે હું રાજા છું ચોરે કહ્યું રાજાજી હું પંખીની બોલી પણ સમજુ છું આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો અહીં જ ઊભો છે રાજાએ શાબાશી આપી ચોરને પોતાના મહેલે લઈ ગયા બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઈનામ દીધું એની નીતિના વખાણ કર્યા એને રાજમાં નોકરી દીધી અને ચોરે ચોરી કરવાનું માંડી વાળ્યું તો ભાઈ આ માણસ પણ નીતિવાળો હતો ખોટું તો બહુ ન કરતો હા તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો આ વાર્તા તમારા ભાઈ બહેન ને બહેનપણીઓને કહેજો પાછા હો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં આપણે વિક્રમ રાજા સાથે ફરવા જઈશું આવજો ત્યારે